એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો પોરબંદરમાં બેઠા બેઠા માનસ વાર્તા સાંભળે છે આવો આવો માનસભાઈ આજે હું તમને બધાને વીર હનુમાનની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ આ <laughs> વાર્તાનું નામ છે હનુમાને સળગાવી લંકા નગરી ધ્યાનથી સાંભળજો સીતાજીની શોધ કર્યા પછી હનુમાન તો લંકાની દિવાલ ઉપર બેઠા બેઠા વિચારતા હતા કે સીતાજીની શોધ તો કરી લીધી મને સીતાજીની ભાળ તો મળી ગઈ પણ હવે ચૂપચાપ પાછો જતો રહું એમાં મારી વીરતા કેવી મને લોકો વીર થોડો કહેશે ચૂપચાપ પાછો જતો રહીશ તો રાવણને મારે કાંઈક પરાક્રમ કરી બતાવવું જોઈએ એમ વિચારીને હનુમાને તો પોતાનું શરીર એને વિધાર્યું હો પોતાનું કદ વધાર્યું અને જેવડા હતા એમાંથી મોટા ને મોટા થતા ગયા અને વિરાટ રૂપ ધારણ કર્યું હનુમાને અને લંકાના પ્રવેશ દ્વારના ઊંચા ઊંચા થાંભલા ઉપર ચડીને એમણે ગર્જના કરી જય શ્રી રામ હનુમાનની ગર્જનાથી તો વૃક્ષો કંપી ઉઠ્યા પંખીઓ ફફડી ઉઠ્યા અને બધા ઘર ધ્રુજી ઉઠ્યા ઓ લંકાના શ્રીલંકાના અને કેટલાક રાક્ષસો તો ભાગવા લાગ્યા હે ને ઊભી પૂંછડીએ રાક્ષસો હનુમાનને મારવા પણ દોડ્યા પણ હનુમાને તો બધાય રાક્ષસોનો કચ્ચર ઘાણ વાળી નાખ્યો ભાઈ આ સમાચાર રાવણને મળ્યા અને રાવણના સુરવીર સેનાપતિ મોટી સેના સાથે આવ્યો રાવણને હનુમાનને મારવા સામે હનુમાન તો મોટી મોટી શિલાઓ ને ખડકો ઊંચકી ઊંચકી ને રાક્ષસ સેના ઉપર ફેંકવા લાગ્યા ભાઈ રાક્ષસ યોદ્ધાઓ બિચારા મરવા લાગ્યા અને હનુમાનને પકડવા માટે રાવણે એના મહા બળવાન પુત્ર અક્ષને મોકલો કે જા અક્ષ હનુમાનને પકડીને લઈ આવ અક્ષ પણ હનુમાનની સાથે વીરતાથી લડ્યો અને પછી એ મરી ગયો હનુમાને એને માર્યો છેવટે રાવણે ઇન્દ્ર ભગવાન ઉપર વિજય મેળવનાર પોતાના દીકરા પોતાના પુત્ર ઇન્દ્રજીતને મોકલો હનુમાન અને ઇન્દ્રજીતનું હે ભયંકર યુદ્ધ ચાલ્યું હો ભાઈ છેવટે ઇન્દ્રજીતે બ્રહ્માસ્ત્ર છોડ્યું સાના નાના નાના નાના નાના કરતું જે હનુમાનને થોડા સમય સુધી બાંધી રાખી શકે એવું એ શસ્ત્ર હતું અને બ્રહ્માસ્ત્રને કારણે તો હનુમાને બંધાઈ જવું પડ્યું બ્રહ્માસ્ત્રના શરણે ગયા વિના હનુમાનને છૂટકો નહોતો એટલે હનુમાન તો બંધાઈ ગયા અને ધરતી ઉપર ઢળી પડ્યા રાક્ષસો એ આનંદની ચિચિયારીઓ પાડી કે હનુમાન પકડાઈ ગયો આ પકડાઈ ગયો લાંબા દોરડાથી હનુમાનને સખત બાંધ્યા અને પછી લઈ ગયા રાવણના દરબારમાં હનુમાને રાવણને ચોખ્ખું કહ્યું હું શ્રી રામનો દૂત છું મારું નામ હનુમાન સીતા માતાને શ્રી રામ પાસે મોકલી આપો અને તમે માફી માગો તમે ગુનો કર્યો છે દયાળુ રામ તમને માફ કરી દેશે નહીતર લંકાનો અને તમારો વિનાશ નક્કી છે એટલું સમજજો હનુમાને તો રાવણને આવું કહ્યું ભાઈ હનુમાને પોતાનો સાચો પરિચય આપ્યો છતાં પણ રાવણે એને છોડ્યો નહીં ન એને આસન આપ્યું સિંહાસન પણ ન આપ્યું કે બેસવા માટે હનુમાનને એટલે ગુસ્સો આવ્યો અને પછી તો બ્રહ્માસ્ત્રનો સમય પણ પૂરો થઈ ગયો હતો એટલે હનુમાને તો એક જ ક્ષણમાં પોતાને બાંધેલા દોરડા તોડી નાખ્યા આમ શરીર વધાડીને કડાડા કરતા અને એનું પૂંછડું તો હે લાંબુ ને લાંબુ કરતા ગયા લાંબુ ને લાંબુ કરતા ગયા પૂંછડાનું ગૂંચડું વાળીને રાવણના સિંહાસન કરતાંય વધારે ઊંચું પૂંછડાનું એમણે સિંહાસન બનાવ્યું પોતાનું બોલા રાવણ કરતાં એ ઊંચું અને કુત્તા હનુમાન તો આસન ઉપર થયા બિરાજમાન બેસી ગયા પૂંછડાના સિંહાસન ઉપર પોતાના હા જોઈને ગુસ્સાથી રાવણની તો આંખો ફાટી ગઈ ચહેરો લાલ ઘૂમ હા એ તો જોરથી બોલાડ બરાડ્યો આ વાંદરાની પૂંછડીએ ગાભા બાંધો કપડાના અને એના પર તેલ રેડો પછી ચાંપો આગ અને સળગાવી દો એનું પૂંછડું લો બોલો હનુમાન તો આરામથી બેસી રહ્યા અને પૂંછડાને સળગવા દીધું પછી મારો ઠેકડો હું કરતો અને પછી તો આમથી તેમ અહીંથી તઈ તઈથી ત્યાં બીજે કુદમ કૂદ ને ઠેકડમ ઠેકડા હો ભાઈ રાવણના દરબારમાં રાવણના રાજમહેલમાં રાવણની લંકા નગરીમાં બધે આગ ફેલાવી દીધી હનુમાને પોતાની પૂંછડીમાં આગ લગાડી હતી ને એટલે બધે સળગાવતા ગયા અને હનુમાન તો કૂદકા મારતા પહોંચે બીજા મહેલમાં થોડી ક્ષણ પછી તે પેલા મહેલમાં એમ ભડકા ભડકા ભડકા બધે ભડકા થયા આમ હનુમાન તો ઘણા મહેલો ને ઘરો ઉપર ફરી વળ્યા અને આખી લંકા જ્યાં જુઓ ત્યાં ભડકે ભડકા આગમ આગ બધે આગ લગાડી અને ભાઈ આવી રીતે આ હનુમાને રાવણની લંકા નગરીને સળગાવી દીધી હો અને એનું અભિમાન થોડુંક ઉતાર્યું તો આવા હતા વીર હનુમાન માનસભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલાવાલા કરી જાઓ સપનામાં હનુમાન આવશે રામ આવશે રાવણે આવશે આપણે બધા એમની સાથે વાતો કરીશું આવજો